ભક્તિ અને જ્ઞાન દાદા ભક્તિ અને જ્ઞાન વિશે સમજાવો ભક્તિના અર્થ બહુ બધા છે એકથી માંડીને સો સુધી છે પંચાણુંથી સો સુધીનો અર્થ આપણે કરવાનો છે આ મારું નિદિધ્યાસન એ જ ભક્તિ છે લોક કચાશવાળા છે એટલે ભક્તિ ઉપર ભાર મૂકો એમ શાસ્ત્રકારોએ બતાવ્યું છે જ્ઞાન એકલાથી તો લોક દુરુપયોગ કરે કાચો પડી જાય ને તો પછી માર પડે ભારે એ હેતુથી ભક્તિ ઉપર વધારે ભાર મૂક્યો છે જ્ઞાન શું છે જ્ઞાન એ જ આત્મા છે અને હું શુદ્ધાત્મા છું એ છેલ્લી ભક્તિ છે જ્ઞાનીનું નિદિધ્યાસન એ જ હું શુદ્ધાત્મા છું રૂપ છેલ્લી ભક્તિ છે કોઈની એ છાયા ના પડે એવી તને દુનિયા બાજુએ મૂકતા આવડે તેનું નામ સમર્પણ ભાવ એટલે કે જ્ઞાની પુરુષનું જે થાવ તે મારું થાવ પોતાનો મછવો તેમનાથી છૂટ્ટો જ ના પડવા દે જોડેલોને જોડેલો જ રાખે છૂટો પડે તો ઊંધો પડે ને માટે જ્ઞાનીની જોડે જ પોતાનો મછવો જોડેલો રાખવો જ્ઞાન જ્ઞાન સ્વભાવી ક્યારે કહેવાય દેહમાં આત્મા છે તે આત્મસ્વભાવી રહે ત્યારે આપણે ભક્તિ કહીએ તો લોક તેમની ભાષામાં લઈ જાય એમની જાડી ભાષામાં ના લઈ જાય તેથી આપણે જ્ઞાન ઉપર વિશેષ ભાર દઈએ છીએ જાગૃતિ એ જ જ્ઞાન હું શુદ્ધાત્મા છું એમ રહ્યા કરવું એ ભાવ નથી પણ એ લક્ષ્ય સ્વરૂપ છે અને લક્ષ્ય થયા વગર હું શુદ્ધાત્મા છું તેવું રહે જ નહીં શુદ્ધાત્માનું લક્ષ્ય બેસવું એ તો બહુ મોટી વાત છે અતિ કઠિન છે લક્ષ્ય એટલે જાગૃતિ અને જાગૃતિ એ જ્ઞાન જ છે પણ તે છેલ્લું જ્ઞાન નથી છેલ્લું જ્ઞાન એ તો આત્માનો સ્વભાવ જ છે કેવળ જ્ઞાન સ્વભાવી આત્માનું લક્ષ્ય બેસીને તેની જાગૃતિ રૂપના જ્ઞાનમાં રહેવું તે ઊંચામાં ઊંચી અને છેલ્લી ભક્તિ છે પણ અમે તેને ભક્તિ નથી કહેતા કારણ કે બધા પાછા સૌ સૌના જાડા અર્થમાં લઈ જાય કારણ કે બધા પાછા સૌ સૌના જાડા અર્થમાં લઈ જાય જ્ઞાની પુરુષની કૃપા પ્રાપ્ત કરી લેવા જેવું છે કૃપા ભક્તિ જોઈએ જ્ઞાનીઓનો પ્રતિષ્ઠિત આત્મા ભક્તિમાં છે અને જ્ઞાન જ્ઞાનમાં છે પોતે શુદ્ધાત્મામાં રહે અને પ્રતિષ્ઠિત આત્મા પાસે એના પોતાના શુદ્ધાત્માની અને આ દાદાની ભક્તિ કરાવે એ ઊંચામાં ઊંચી છેલ્લી ભક્તિ છે ભગવાને જાતે કહ્યું છે કે અમે જ્ઞાનીને વશ છીએ ભગતો કહે કે અમને ભગવાન વશ છે તો તે કહે ના અમે તો જ્ઞાનીને વશ થયા છીએ ભગતો તો ગાણા કહેવાય શાંખ લેવા નીકળે ને ક્યાંય થબાકા પાડવા બેસી જાય છતાં ભગતમાં એક ગુણ છે કે બસ ભગવાન ભગવાન એક જ ભાવ એ ભાવ એક દાડો સત્ય ભાવને પામે છે ત્યારે જ્ઞાની પુરુષ મળી જાય ત્યાં સુધી તું હી તું હી ગાયા કરે અને જ્ઞાની પુરુષ મળી જાય તો હું હી હું હી બધે ગાય તું ને હું જુદા છે ત્યાં સુધી માયા છે અને તું હું ગયું તારું મારું ગયું એટલે અભેદ થઈ ગયા ભગવાન તો કહે છે કે તું એ ભગવાન છે તારું ભગવાન પદ સંભાળ પણ તું ના સંભાળે તો શું થાય પાંચ કરોડની એસ્ટેટવાળો છોકરો હોય પણ હોટેલમાં કપરકાબી ધોવા જાય ને એસ્ટેટ ના સંભાળે તેમાં કોઈ શું કરે મનુષ્ય પૂર્ણરૂપે થઈ શકે છે મનુષ્ય એકલો જ બીજા કોઈ નહીં દેવ લોકોએ નહીં ભગવાન એટલે શું ભગવાન નામ છે કે વિશેષણ છે જો નામ હોત તો આપણે તેને ભગવાન દાસ કહેવું પડત ભગવાન વિશેષણ છે જેમ ભાગ્ય ઉપરથી ભાગ્યવાન થયું તેમ ભગવત ઉપરથી ભગવાન થયું છે આ ભગવત ગુણો જે પણ કોઈ મનુષ્ય પ્રાપ્ત કરે તેને ભગવાન વિશેષણ લાગે અપદ એ મરણપદ છે હું લલ્લુભાઈ છું એ અપદ છે અપદમાં બેસીને જે ભક્તિ કરે તે ભક્ત અને હું શુદ્ધાત્મા એ સ્વપદ છે સ્વપદમાં બેસીને સ્વની ભક્તિ કરે એ ભગવાન આ એમ પટેલ મહી પ્રગટ થઈ ગયેલા દાદા ભગવાનની રાત દાડો ભક્તિ કરે છે અને હજાર હજાર વાર એમને નમસ્કાર કરે છે જ્યાં સુધી આત્મા સંપૂર્ણ પ્રાપ્ત થયો નથી ત્યાં સુધી એવું રહેવું જોઈએ કે જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા છે અને એમની ભક્તિ એ પોતાના જ આત્માની ભક્તિ છે ભક્તિનો સ્વભાવ કેવો જે રૂપની ભક્તિ કરે તેવો થાય જ્ઞાની પુરુષની ભક્તિમાં ઊંચામાં ઊંચી કીર્તન ભક્તિ છે કીર્તન ભક્તિ ક્યારે ઉત્પન્ન થાય ક્યારે પણ અપકીર્તિનો વિચાર ના આવે ગમે તેટલું આવડું હોય તો એ સવળું જ દેખાય જો કે જ્ઞાની પુરુષમાં આવડું હોય જ નહીં કીર્તન ભક્તિમાં તો નામે મહેનત નહીં કીર્તન ભક્તિથી તો ગજબની શક્તિ વધે